શ્લોક નંબર નાઇન્ટી નાઇન દશમઃ પંચમઃ સ્કંધો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિઃ ભક્તિશાસ્ત્રયોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્રમ ક્રમેણ મે દશમ સ્કંદ ભક્તિશાસ્ત્ર છે તે તો ભક્તિના પરમ આશ્રયરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનું તેના પ્રત્યેક અધ્યાયમાં વર્ણન કરેલું હોવાથી કહેવાય છે ન પારયેહમ નિર્વદ્ય સંયુજામ સ્વસાધુ કૃત્યમ વિબુધાયુષાપિવ યા મા ભજન દુર્જર ગેહ શૃંખલા સંવૃશ્ચ તદ્વહ પ્રતિયાતુ સાધુના હે ગોપીઓ તમે મારે માટે ઘર સંસારની બેડીઓ તોડી નાખી છે મારી સાથે તમારો સંયોગ થયો છે તે નિર્મળ અને નિર્દોષ છે હું દેવતાઓની જેટલી લાંબી આયુષ્યથી તમારી સેવા અને પ્રેમનો બદલો આપવા ઈચ્છું તો પણ આપી શકું તેમ નથી તમે તમારા સૌમ્ય સ્વભાવથી મને ઋણમાંથી મુક્ત કરો મા ભજન મા મામ કે મા એટલે મા ભજન અભજન નહીં મા ભજન એટલે મામ ભજન મામ અભજન નહીં ટૂંકું ઓલું શોર્ટ રૂપ છે મામનું કયું હા ભજતી એવી ભજન એટલે ભજીને એમ એવો અર્થ આપણે ગુજરાતીમાં એમ કે મામ ભજન મારું ભજન કરતી થકી દુર્જર ગ્રેહ ગેહ શૃંખલામ સંવૃષ્ય તમે તમારા સૌમ્ય સ્વભાવથી મને ઋણમાંથી મુક્ત કરો તો પણ હું મુક્ત થઈ શકતો નથી આ પ્રમાણે ભગવાને કહેલી અત્યધિક પ્રેમ સ્વરૂપ ફળ ભક્તિનું નિરૂપણ દસમ સ્કંધમાં જ થયેલું છે અહીંયા કોઈ ભક્તિ યોગ નથી ને સીધું ભક્તિનું નિરૂપણ છે એટલે કોઈને ખબર આમ કોઈને એમ જાણવું હોય કે મારે આવી ભક્તિ કરવી કઈ રીતે તો બહુ ન ખબર પડે ઉદાહરણ કે આની જેમ કરવાની પગથિયાઓ નથી પગથિયાઓ હોય તો ભક્તિશાસ્ત્ર ને બોલું ભક્તિ યોગ કહેવાય પગથિયાઓનું વર્ણન નથી એમાં દશમમાં પણ ભગવાનના ભક્તિના આશ્ચર્યરૂપ ભગવાનનું વર્ણન છે એટલે ભક્તિશાસ્ત્ર છે એનું ભક્તિનું મુખ્ય પોઈન્ટ તો ભગવાન છે અહીંયા કોઈ એવી શંકા કરે કે ગોપીઓને ભગવાન પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન હતું આવું વર્ણન તો દશમ સ્કંદમાં ક્યાંય દેખાતું નથી તો તે સ્વરૂપ જ્ઞાન વિના ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનમાં ભક્તિ ક્યાંથી હોય પણ આવી શંકા ઉચિત નથી વગર જ્ઞાને સ્વતંત્ર રીતે ભક્તિ થઈ શકે છે તે શ્રીકૃષ્ણ શરણાગતિ પ્રકરણમાં એમાં એવું હતું ને રામાનુજાચાર્ય કીધું કે જ્ઞાનમ ધ્યાન વિશ્રાંતમ ધ્યાનમ શ્રાંતમ ધ્રુવા સુરત જ્ઞાન છે એ ધ્યાનમાં પરિણમે ધ્યાન છે એ અખંડ સ્મૃતિમાં પરિણમે અખંડ સ્મૃતિ છે એ ભક્તિમાં પરિણમે એવો જ્ઞાનના પરિપાકને ભક્તિ જ્ઞાનનો પરિપાક થાય ત્યારે ભક્તિ થાય એવું પણ જ્ઞાનનો પરિપાક થાય ત્યારે જ ભક્તિ થાય એવું જરૂર નથી જ્ઞાનનો પરિપાક થાય ત્યારે ભક્તિ થાય અને ભક્તિ સિદ્ધિ હોતી પ્રવર્તે ભક્તિ છે એ રાગ રૂપા છે એટલે ડાયરેક્ટ પ્રવર્તે છે તે શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ કંધમાં કહ્યું છે કે જ્ઞાત્વા અજ્ઞાત્વા અથ યેવે મામ યાવંશ યાવન્યશ્ચાસ્મી યાદૃશ ભજંત્ય અનન્ય ભાવેને તે મેં ભક્તતમા મતા હું જેવો છું તેવો મને જાણીને કે જાણ્યા સિવાય પણ જે મને અનન્ય ભાવથી ભજે છે તે મારા ઉત્તમ ભક્ત છે એમ હું માનું છું એટલે ભક્ત થાય છે અનન્ય ભાવથી સેવા કરે તો જ્ઞાન ન હોય તો ભક્તિ થાય અને કાં તો પછી જ્ઞાનને રસ્તે હાલે તો પણ ભક્તિ થાય બે થાય ભક્તિ જ્ઞાન હોય જ એવું ભક્તિમાં જરૂર નથી પછી ભગવાન છે અને જ્ઞાન આપી દેતા હોય એ વાત જુદી છે પણ મારે જ્ઞાન નથી તો હું ભક્તિ કેમ કરું એવું નથી ભક્તિ તો લૌકિક જેવી છે લૌકિક કુટુંબમાં પ્રેમ ક્યાં થાય પ્રેમ કેવો થઈ જાય છે અને એમાં કાંઈ કોઈનો ઉપદેશ નથી દેવો પડતો કે ઓલું નથી કરવું પડતું કે મહિમા સમજવો નથી પડતો કે એનું જ્ઞાન જાણવું નથી પડતું તો એનો પ્રવ એટલે રાગ સ્વતંત્ર હોતે પ્રવર્તે છે અને આમ હોતે પ્રવર્તે છે એટલે જો રાગ છે એ સવિષયક પદાર્થ છે નિર્વિષયક નથી એ ગમે તે વિષયમાં પોતાના વિષયમાં પ્રવર્તે છે એટલે જો એને ભગવાન હાથમાં આવી ગયા અને ન્યા રાગ પ્રવર્ત્યો તો ભક્તિ એની જાણે પ્રવર્તી ગઈ અને જ્ઞાનના માર્ગ જ્ઞાનને રસ્તે થઈને પ્રવર્તે તો એ કઈ વાંધો નહીં સીધો તો બહુ ઓછા ટકાને આવે કે ન આવે એ તો કેટલાને આવે એ તો પછી વિચારવાનું છે આવી એની પરિસ્થિતિ છે વાસ્તવિકતા છે કેટલાને સીધો પ્રવર્તે ને કેટલાને ન પ્રવર્તે એ જોતું છે બહુ આ રાજમાર્ગ આ છે કે બધાનો રાગ છે એ ભગવાનમાં પ્રવર્તી જ જાય એવું ન હોય પણ આ આ રાજમાર્ગ છે જ્ઞાનના પરિપાકરૂપ ભગવાનનો મહિમા જાણે ખૂબ જાણી રાખે ને મનન શ્રવણ મનન નિધિધ્યાસ કરી રાખે તો વારંવારનું જ્ઞાન છે એ રાગમાં પરિણમે વારંવારનું જ્ઞાનનું લઢણ છે એ રાગમાં પરિણમે એટલે એ રાજમાર્ગ છે એમાં કોઈને એવું ન થાય કે હું કેમ કરવા બધા હાલી શકે એના ગોપીઓ જેવું મહારાજ કીધું કોકના પરમ પૂન હોય ને પાથરું પડી જાય તો પડી જાય તો રાગ પ્રવર્તે સીધો રાગ છે એ ભગવાનમાં પ્રવર્તે હું જેવો છું તેવો મને જાણીને કે જાણ્યા સિવાય પણ જે મને અનન્ય ભાવથી ભજે છે તે મારા ઉત્તમ ભક્ત છે એમ હું માનું છું તસ્માન યુક્તસ્ય યોગિનો વૈ મદાત્મન ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાય શ્રેયો ભવેદિહ આથી જે યોગી મારી ભક્તિથી આથી જે યોગી મારી ભક્તિથી યુક્ત અને મારા ચિંતનમાં મગ્ન રહે છે તેને મારા જ્ઞાન કે વૈરાગ્યની જરૂર નથી તેનું કલ્યાણ તો લગભગ મારી ભક્તિથી જ થઈ જાય છે જ્ઞાન એની અપેક્ષા નથી રહેતી ભક્તિને પ્રવર્તવામાં એ ન હોય તો ઊભી રહી જાય એવું નથી ઓલા બે એને મદદ કરે છે પણ મદદ ન હોય તો ગાડી ઊભી રહી જાય એવું નહીં મદદરૂપ થાય તો સારું તો એને દેશ કાળે વધારે કાયમ આવે છે ધર્મ જ્ઞાન વૈરાગ છે એના સહાયક સાધનો છે તો દેશકાળમાં એ ધીરી ન પડે એટલું અને કેવળ ભક્તિ હોય અને જો જ્ઞાન વૈરાગ્યાદિક ન હોય તો કાં તો બીજે પાટે ચડી જવાની ઓલી શંકા રહે અથવા તો ધીરી પડી જવાની શંકા રહે જો મુશ્કેલી આવે તો ધીરી પડી જાય અને મુશ્કેલી ન આવીને એમણે હાલ્યું કોઈક બીજો હારે બીજી એવી સંઘ સોબત મળી જાય તો એ પાટે ચડી જાય આ આયથે ભક્તિ કરવાની બોલે એમ કે ઈટું ઉપાડવા લાગ્યા પેલામાં ઘણા ભક્તો હતા ગાંધીજી વખતે તો એ ગાંધીજી વખતે બહુ ભક્તિનું પૂર હતું એને રાજકારણમાં નાખી દીધું હતું એ બધા રાજકારણીઓ થઈ ગયા ગાંધીજીને હારે જોડાઈ ગયા અને એ દેશની ભક્તિ મળ્યા કરવા એટલે ભક્તિ જો ભગવાનની એમ બરાબર પાકી ન હોય તો બીજે ઠેકાણ ભાઈ દેશભક્તિ મને કરવા બીજાની ભક્તિ મને કરવા એવું બધું થઈ જાય એટલે જ્ઞાન વૈરાગની જરૂર છે બાકી ભક્તિને પ્રવર્તવામાં કાંઈ વાંધો નથી એકલી પ્રવર્તે સિદ્ધે સિદ્ધિ જ્ઞાન વૈરાગ હોય કે ન હોય જ્ઞાતવા અજ્ઞાતવા મામ યશ્ચ યાવશ્ચ હા જ્ઞાને પ્રયાસ ઉદપાસ્ય નમંત એવા જ્ઞાન બ્રહ્માજીએ કીધું જ્ઞાને પ્રયાસ મદપાસ નમંતા એવા જ્ઞાન મેળવવાનો પ્રયાસ છોડી દઈ અને કેવળ ભક્તિ કરી રાખે તોય વાંધો નહીં તોય મને પામી જાય જ્ઞાને પ્રયાસ મુદપાસ્ય નમંત એવા જ્ઞાન સંપાદન કરવાની મહેનત છોડી દઈને વિનયાવનત ભાવથી આપની વાતોને સાંભળે છે આવું બ્રહ્માનું વાક્ય છે પરીક્ષિત રાજાએ યોગેન્દ્ર સુખદેવજી આગળ પ્રશ્ન કર્યો હતો કે કૃષ્ણમ વિદુહુ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમ પરમસ્તાસામ ગુણધિયામ કથમ ગોપીઓ શ્રીકૃષ્ણને એક સુંદર પ્રિય પુરુષના રૂપમાં જ માનતી હતી તેમને શ્રીકૃષ્ણના બ્રહ્મ સ્વરૂપનું પરબ્રહ્મપણાનું જ્ઞાન ન હતું છતાં પણ ત્રિગુણાત્મક બુદ્ધિવાળી તે ગોપીઓના માયિક ગુણોનો પ્રવાહ સાથી શમી ગયો એટલે મુક્તિ કેમ થઈ ગઈ ગુણ પ્રવાહ સમાન એટલે મુક્તિ એની મુક્તિ કેમ થઈ ગઈ જ્ઞાન તો નહોતું રૂતે જ્ઞાનાત્મા મુક્તિ ત્યારે મહાત્મા સુખદેવજીએ કહ્યું કે નૃણામ નિશ્રેય સાર્થાય ભક્તિર ભગવતો નૃપ અવ્યયસ્યા પ્રમેયસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મન કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદ સૌહૃદમેવવા નિત્યમ હરો વિદધતો યાંતિ યાંતિ તન્મયતામ યાંતિ તન્મયતામ હિતે પરમાત્માનું સ્વરૂપ અવિકારી અને અપ્રમેય છે માયાના ગુણથી પર છે અને દિવ્ય કલ્યાણ છે એટલે માપે નથી એકાદ એમાં કોઈ અનુમાન પરિણામનું અનુમાન નથી કરી શકાતું કે ક્રોધ ભાવે જોડાણો મુક્તિ કેમ થઈ કામ ભાવે જોડાણો મુક્તિ કેમ થઈ એવું પરિણામનું અનુમાન ન કરી શકાય આ એવું જ છે આશ્ચર્યકારી સ્વરૂપ છે ભગવાનનું અતિ આશ્ચર્યકારી એમાં બધા કવિઓ પ્યત્ર મોહિતા વ્યાસ વાલ્મિકાદિક જે કવિઓ છે એને પણ જો મોહ થઈ જાય જો એમાં કોતર્ક કરે તો એટલે ભગવાનનું એવું અતિ આશ્ચર્યકારી સ્વરૂપ છે એટલે એમાં જ્ઞાન ન હોય નકરો રાગથી પ્રવર્તે તો એને પાર ઉતારી દે ક્રોધથી પ્રવર્તે સ્નેહથી પ્રવર્તે મોહથી પ્રવર્તે પણ તો એને પાર ઉતારી દે ભગવાન ઊભા છે એટલા માટે કોઈક સામે આવે એમ કામ ક્રોધ મારવે કે ઓલું કામ ક્રોધ જારવે કે ઓલો એવું હે ટેક જીને ઠાન હે એવી એક ટેક લઈને ઊભા છે કે કોઈક હામાં આવે તો એનો ઉદ્ધાર કરી નાખો બીજું કાંઈ રહેવાનું હતું હામું ન જવું કાંઈ પણ કોઈક હામો આવે તો એને ઉદ્ધાર કરી નાખો એટલે ભગવાનમાં જ્ઞાન હોય કે ન હોય એવી કાંઈ જરૂર નથી પડતી રાગ એકલો પ્રવર્તે પાછો રાગ એવો છે પ્રવર્તે છે જ્ઞાન વિના હોતે રાગ પ્રવર્તે છે માણસ <coughs> એમાં રાગ કરે તો એનું જ્ઞાન હોય નહીં એમાં કે આ કેવું પદાર્થ છે એવું એને ખબર ખબર ન હોય આ લોકમાં લૌકિક ભક્તિના દ્રષ્ટાંતો બધા લૌકિક છે જુવાનિયાઓ એકબીજા હક પણ કરે કે હત્યા કરે મા બાપ કરે પણ હાથે કરે તો એને ખબર છે કે આ હોહરવું નિભાવશે તો રાગ કરે કે ન કરે તો રાગમાં જ્ઞાનની જરૂર છે રાગ કરે છે એમાં એને જ્ઞાન નથી કે આ હોહરવું નિભાવશે કે નહીં કેવો પદાર્થ છે કેવા સ્વભાવનું છે એવું નથી તો એ રાગ છે એ પૂરજોશમાં પ્રવર્તી જાય છે એટલે રાગને જ્ઞાનની જરૂર નથી પ્રવર્તવા માટે એકલો પ્રવર્તે અને પગ છે એટલે ઓલા જ્ઞાન કરતા વધારે પ્રવર્તે વધારે દોડે રાગ કે જ્ઞાન રાગ છે એ વધારે દોડાવે એટલે એનો એ રાગ જો ભગવાનમાં પ્રવર્તે તો એનું ભક્તિ છે મહનીય વિષયો સ્નેહ ભક્તિ ખાલી સ્નેહ ભક્તિ નથી એમ મહાત્મા પદાર્થમાં એ પ્રવર્તે તો એ ભક્તિ થઈ એટલે રાગને તો કાંઈ મોંમાં તો નથી અને આંખ નથી રાગને પગ છે એટલે દોડે છે આંખ નથી રાગી હોય આંધળો હોય એ પાછું બીજું ફાળે નહીં અડખે પડખેનું કાંઈ આંધળાને જો સરખો ગોળ ઉપર હાથ પડી ગયો તો પછી ક્યાં વાંધો છે તો દે રાખે એટલે જો એને ગાજર ઉપર હાથ પડી જાય તો મુશ્કેલી કે પછી ગોળ ક્યાંથી ગોતવો એમ પણ આંધળા માણસને જો અટેક અટે એમાં રાગમાં ઓલામાં હાથ પડી ગયો સારી વસ્તુમાં તો પછી ક્યાં વાંધો તો પછી કંઈ એને આંખીની જરૂર નથી ખાવા માટે આંખ્યું હોય તો જ ખવાય એવું જરૂર નથી મોટું છે ખાવાનું એટલે રાગ એવો છે રાગ છે એ આંધળો છે અને ભગવાનમાં તો આંધળા થવું એ જ સારું છે બહુ આંખ્યું સારી નહીં ભગવાનના તો બહુ વાંક્યું હારે નહીં વળી તો એને એમ થાય કે આવા આમ કેમ કરે આમ કેમ કરે એટલે તો જ્ઞાની પુરુષો છે એ જાણીને આંધળા થાય છે જાણીને બેરા થાય છે જાણીને મોંઘા થાય છે હોય તો એ નથી દેખતા ભગવાન વિષયમાં ભગવાનમાં કઈ દેખવાનું નથી કઈ બીજું પરમાત્માનું સ્વરૂપ અવિકારી અને અપ્રમેય છે માયાના ગુણથી પર છે પણ આ જીવ છે એ રાગનો દરરોજ ઉપયોગ કરે છે તો એ રાગ એને હાથમાં નથી આવતો રાગનો ઉપયોગ દરરોજ કરે કે રાગથી જીવ હાલે છે કે જ્ઞાનથી હાલે છે સાધુ હશે નથી હાલતી સાધુ હશે છે નથી હાલે એને તો હોય ને રાગ ઓલો રાગ કદાચ ન હોય તારો ચટક રંગેલો છે એટલે શેનાથી હાલે સાધુ કે આપણે રાગ તો છોડીને આવ્યા તો આપણે થોડો રાગ છે આપણે થોડો રાગ હોય પરમાત્માનું સ્વરૂપ અવિકારી અને અપ્રમેય છે માયાના ગુણથી પર છે એટલે અપ્રમેય એટલા માટે કીધું છે અવિકારી અને અપ્રમેય છે અપ્રમેય છે એટલે તમે પરિણામ એમાં શું છે ધારી નો એકો કઈ તમે આ લોકનું લોજિક ન્યા ન હાલે કે અહીંયા આમ થાય છે તો ન્યા આમ થાય જ એવું લોજિક ન હાલે ન્યા ન્યા તો આ લોકમાં એવું હોય કે ક્રોધ કરે તો નરકમાં પડે ક્રોધ છે એ બધા આ બધા સવિષયક શબ્દો છે ને સવિષયક છે એમ કે ક્રોધ કરે તો કઈ એમને થોડો આકાશમાં ક્રોધ કરે ફૂફાડ મારે કોઈ આમાં મળવો જોઈએ ને હે એમને સીધે સીધો તમે ક્રોધ કરો જો કોઈક હામાં મળો કા તમે કોકને મળો તો વળી એને કેમ થાય કે હય ઘૂર કે કાલે શું કરો આમ કહેતો હતો કે એમને આકાશમાં કરો આકાશમાં તારોડિયાને ભાળે ને ક્યાંક ભાળવું જોઈએ ક્યાંક ગમે ત્યાં તો ક્રોધ થાય નહીં તો ક્રોધ ન થાય એટલે એ સાવિષયક છે એટલે ભગવાનમાં એવું પાછું જરૂર નથી કે ક્રોધ કરે તો આ નરકમાં પડે એવું કાંઈ નહીં ભગવાન ઉપર ક્રોધ કરે તોય ભગવાન ઠાર નાખે શિશુપાળ ક્રોધ કી જી એવું કીધું છે ને નિષ્કુળાન સ્વામી શિશુપાળ હતો એ ક્રોધ કી હતો એટલે ક્રોધ કી હતો તોય અને ભગવાન પાર પાડે ભગવાનની હામો ફૂફાડો મારવો જોઈએ તો ફૂફાડો બંધ કરી દે ભગવાનનું સ્વરૂપ એવું છે એટલે અપ્રમેય પ્રમેય એટલે પ્રમાતુમ યોગ્ય માતુમ યોગ્યમ પ્રમાતુમ યોગ્યમ એથી પ્રમેય એમ આ તો અપ્રમેય છે માપ કાઢી નો એકો તમે કે આ કેવું છે હાથમાં આવ્યું એટલું જ બસ છે હાથમાં આવી ગયું તો વાંધો નહીં પરમાત્માનું સ્વરૂપ અવિકારી અને અપ્રમેય છે માયાના ગુણથી પર છે અને દિવ્ય કલ્યાણ ગુણથી પૂર્ણ છે તે પરમેશ્વર લોકોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થાય છે એટલે ત્યારે જે કામ ક્રોધ ભય સ્નેહ એકતાનો સંબંધ કે સુરતભાવથી ભગવાનનો નિત્ય સંબંધ રાખે છે તે તન્મય થઈ જાય છે અથવા ભગવાનના સ્વરૂપમાં સર્વાધિક સ્નેહ કરવો તે ભક્તિ છે આવું ભક્તિનું લક્ષણ હવે પછી કહેવાશે ભગવાન બ્રજ મથુરા દ્વારિકા અને હસ્તિનાપુર આ ચાર સ્થાનોમાં ઘણું કરીને રહ્યા છે ત્યાંના નિવાસી પુરુષોનો અને સ્ત્રીઓનો સૌથી વધારે સ્નેહ શ્રીકૃષ્ણમાં નિરૂપિત કરવામાં આવ્યો છે તેમાં બ્રજવાસીઓના સ્નેહનું નિરૂપણ આવા રૂપમાં કહ્યું છે કે દુસ્ત્યજ્ય દ્યુસ દુસ્ત્યજશ્ચાનુરાગોસ્તિ દુસ્ત્યજશ્ચાનુરાગો અસ્મિન સર્વેષામ નો વ્રજોકસામ નંદતે તનયે અસ્માસુ તસ્યાપ્યોત્પત્તિક કથમ હે નંદજી સમગ્ર વ્રજવાસી એવા અમને આપના પુત્ર શ્રીકૃષ્ણના ઉપર ન છૂટે એવો અપાર સ્નેહ છે અને કૃષ્ણને પણ અમારા ઉપર કેમ છે એ અમને ખબર પડતી નથી અપ્રમેય કથમ તમારા દીકરામાં અમને ઔતપત્તિ કહો સ્નેહ ક્યાંથી આવે છે ખબર પડતી નથી તમારા દીકરામાં અમને ક્યાંથી રાગ થાય છે એ ખબર કયા કારણથી થાય છે એ રૂપાળો છે ઓલો છે આવો છે હોશિયાર છે એને ગુણવાન છે ક્યાંથી રાગ થાય છે અમને ખબર પડતી નથી ઓતપત્તિકો સ્નેહા કથમ ઇતિ ન વયમ ન જાનામી કેવી રીતે છે પણ છે બહુ અનુરાગ છે કેવો કીધો અનુરાગને વિશેષણ દુસ્ત્યજશ્ચા અનુરાગ અસ્મિન અમે છોડી નથી એકતા એને એનું ચિંતન કર્યા વિના રહી નથી એકતા એની વાત કર્યા વિના રહી એકતા નથી એની હામો જોયા વિના રહી નથી એકતા એવો અમને રાગ છે એટલે રાગ પ્રવર્તે છે જાણતા નથી કે આમાં શું છે એટલે સીધો રાગ પ્રવર્તે છે બળવાન રાગ થઈ જાય તો રાગનું લક્ષણ જ એને રોક્યો રોકાય નહીં કોઈ ના પાડે તો ન રોકાય ના પાડે ના પાડ્યો રહે નહીં એનું નામ તો રાગ છે અમુક વસ્તુ કીધી છે ને કે છુપાવે તો છુપે નહીં ખાંસી ખુશી રાગ આ તે બધું એ બધું એ છુપાવે તો થોડી કે ઉધરસ થઈ હોય અને સભામાં બેઠા હોય તો અને ઉધરસ આવે તો એને ઠૂ ઠૂ ઠૂ ઠૂ ઠૂ કરે મોઢે ડાટો દઈને કરે પણ તો સાંભળે તો ખરા ને એમ રાગે છે ને એ ખાંસી જેવો છે એમ ઠું ઠૂ ઠૂ ઠૂ પડકે બધાને ખબર પડી જાય એને યજ્ઞ જ ન ખબર પડે કે મારો રાગ છે વધારે ન ખબર પડે એટલે રાગ એવો છે એટલે તો જ નિર્ભય પ્રવૃત્તિ કે નકર પ્રવૃત્તિ ન હોય કે પોતાને ખબર પડી જાય કે મારે આ રાગ છે તો તો રાગને બિચારો મરી જાય એને ખબર પડે એટલે એ મરે એટલે રાગ છે એ કોઈ ખબર ન પડે પોતાને ન બીજા બધાને ખબર પડે પોતે કેવો વરવો લાગે છે એ બીજાને ખબર પડે પોતાને ન ખબર પડે અને તો જ જીવે રાગ નકર જીવે નહીં એટલે ગોપીઓને ખબર નહોતી કે અમારે કેટલી ભક્તિ છે બીજાને જ ખબર વ્યાસ ભગવાનને ખબર પડી ને આ સુખદેવજીને ખબર પડી ગઈ કે આની ભક્તિ આવી કહેવાય ગોપીઓને ખબર નહોતી અને ખબર પડી જાય તો હે આપણને વૈરાગ આવ્યો હોય અને આપણને ખબર પડી જાય તો કે આપણે બહુ વૈરાગ છે આપણે ડાપણ આવ્યું હોય તો આપણે ખબર પડી જાય કે મારામાં બહુ ડાપણ છે ન આવ્યું હોય ને એમ ખબર પડી જાય કે મને મને આવ્યું છે ડાપણ તો હે ન આવ્યું હોય અને આપણને ખબર પડી જાય કે આવ્યું તો પછી હાથ મારી એટલે આમાં એવું છે રાગ જેને થાય એને ખબર ન પડે કે મને રાગ છે બીજાને ખબર પડે અને જો ખબર પડી જાય તો રાગ મરી જાય વૈરાગનું એવું છે જો ખબર પડી જાય તો વયો જાય વય ન ખબર પડે ત્યાં સુધી રે બધા એવા પોતાને એટલે તમને ખબર છે કે નહીં તમારો રાગ છે વૈરાગ છે ડાપણ છે કે દોઢ ડાપણ છે વતન સામે શું છે ખબર છે કે નહીં તમને શું છે દુસ્ત્યજસ ચાયાનું રાગો અસ્મિન સર્વેશામ નો વ્રજોકસામ નંદ તે તનયે અસ્માસુ તસ્યાપ્યોત્પત્તિક કથમ હે નંદજી સમગ્ર વ્રજવાસી એવા અમને આપના પુત્ર શ્રીકૃષ્ણના ઉપર ન છૂટે એવો અપાર સ્નેહ છે અને કૃષ્ણને પણ અમારા ઉપર અતૂટ પ્રેમ છે તેનું કારણ શું હશે મથુરાવાસીઓનો પ્રેમ પણ કંઈક આવા જ રૂપમાં નિરૂપ્યો છે સમનંદન પ્રજા સર્વાહ દ્રષ્ટવા રામ જનાર્દનો અપશ્યંત્યો બહ બહવાની નષ્ટલબ્ધ ધના ઇવા મથુરાની પ્રજા ઘણા દિવસ સુધી શ્રીકૃષ્ણ અને બલરામને નહીં દેખવાથી દુઃખી હતી તેમને આવેલા જોઈને તે પ્રજા આનંદમાં મગ્ન થઈ ગઈ જાણે એમને ખોવાયેલું ધન ફરીવાર મળી ગયું ન હોય દ્વારિકાવાસીઓનો પ્રેમ પણ એવા રૂપમાં દર્શાવ્યો છે શૈયા સનાટ્ય શૈયા સનાટના શૈયા સનાટના લાભ ક્રીડા શય્યાસનાટનાલાપ ક્રીડા સ્નાદિ કર્મસુ ન વિદુઃ સંતમાત્માનમ વૃષ્ણ વૃષ્ણય કૃષ્ણ ચેતસ કૃષ્ણ ચેતસ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ પરોવી ચૂકેલા યાદવો સુવું બેસવું ઘૂમવું વાતચીત કરવી ક્રીડા કરવી કે સ્નાન કરવું આ બધી ક્રિયાઓમાં પોતે પોતાને પણ જાણી પીછાણી શકતા ન હતા આ રાગની દશા છે રાગ થાય ત્યારે સામાનંદ પ્રજા સર્વાય એને દબાવી રાખે તો ખબર પડી જાય એમ કે દબાવી રાખે તો દાયબો દબાય નહીં રાગ એ કોઈક આવે આપણે જેને પૂછડે ગાંઠ વળગી હોય એની આવે તો આપણે ગમે ત્યાં બેઠા હોય પૂછડું હલે એમ ન હોય તોય ખબર પડી જાય પૂછડું મળે આમ હલવા એટલે દાયબો દબાય નહીં રાગ જે દાયબો ન દબાય એમ જો ભગવાનમાં રાગ થયો હોય તો દાયબો દબાય નહીં રાગ ગમે ના થાય તો દાયબો દબાય નહીં આપણે જાણે કે આને કોઈ ખબર નથી સ્વામી ભાળતા નથી નાના સ્વામી ભાળતા નથી એમ કે મારો રાગ ક્યાં છે બધી ક્રિયાઓમાં પોતે પોતાને પણ જાણી પીછાણી શકતા ન હતા અર્થાત પોતે પોતાને પણ ભૂલી જતા હતા હસ્તિનાપુરવાસીઓનો અને પાંડવોનો સ્નેહ જેવો શ્રીકૃષ્ણના સ્વરૂપમાં હતો તેનું નિરૂપણ અહીં દશમમાં કર્યું છે કે દ્રષ્ટવા તમાગતમ પાર્થા મુકુંદમ મખિલેશ્વરમ ઉત્તસ્થુર યુગપત વીરા ઉત્તસ્થુર યુગપત વીરા એમ વાંચો ઉત્તસ્થુર યુગપદ વિરહ પ્રાણા મુખ્ય મિવાગતમ જ્યારે વીર પાંડવોએ જોયું કે સર્વેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા છે તો જેમ ગયેલા પ્રાણનો ફરીવાર સંચાર થવાથી બધી ઇન્દ્રિયો સચેત સચેતન થઈ જાય છે તેમ બધા જ એકી સાથે ઊભા થઈ ગયા લાઇટ આવે કેમ પંખા મણે લાઇટો મણે થવાનું બધું મણે થવા એમ એ કરે ઉત્તસ્થુર યુગપત વીર આવે પ્રાણ મુખ્યમ એવા યોગાગતમ પાંડવો બધા ભગવાન હસ્તિનાપુર જાય ચાર ઠેકાણા ચાર ઠેકાણા કીધા રે એમાં ભગવાન હસ્તિનાપુર જાય અને ખબર પડે કે ભગવાન આવ્યા છે સીમાડે જઈને ભગવાન પાંચ જઈને વગાડતા છે એટલે તો બધું ઉત્તસ્તુર યુગપત વીરા પ્રાણ મુખ્ય મેવા આગા મળદું થઈ ગયો હોય ને એમાં જો પ્રાણ આવી જાય ને બેઠો થાય લાઇટ ગઈ હોય ને પંખા બધા હવલા થઈ ગયા હોય ને જો લાઇટ આવે તો તરત જ ટી એમ કરવા ટી ટી કરીને હાલતા પાંડવોની પંખા હોય એમ કરે ને પાંડવોની ભક્તિ સ્નેહાત્મક હતી તેમ નારદજીએ પણ કહ્યું છે ગોપ્ય કામાત ભયાત કંસો દ્વેષાત ચૈદ્યાત દયો નૃપા સંબંધાત વૃષ્ણય સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ વિભોહ ગોપીઓએ કામથી કંસે ભયથી શિશુપાળ આદિ રાજાઓએ દ્વેષથી યાદવોએ સંબંધભાવથી તમે સ્નેહભાવથી અને અમે ભક્તિભાવથી શ્રીકૃષ્ણના સ્વરૂપમાં મન જોડ્યું છે પાંડવોને શ્રીકૃષ્ણમાં સ્નેહભાવ અધિક હતો તેથી જ તેમણે જ્યારે શ્રીકૃષ્ણની તિરોધાન લીલા સાંભળી તે ક્ષણે જ રાજ્ય પરિવાર આદિનો ત્યાગ કરી દીધો અને હિમાલયમાં ચાલ્યા ગયા આવું વર્ણન કર્યું છે આ પ્રમાણે વ્રજ મથુરા દ્વારિકા અને હસ્તિનાપુર આ ચાર સ્થાનોમાં ભગવાન રહેતા હતા ત્યારે તે તે સ્થાનના નિવાસીઓને ભગવાનના સ્વરૂપમાં સર્વાધિક સ્નેહ હતો તેનું નિરૂપણ દશમ સ્કંધમાં વિસ્તારથી કર્યું છે એટલે એ અમારું ભક્તિ છે ટૂંકમાં કહીએ તો તેથી જ આ દશમ સ્કંધને ભક્તિશાસ્ત્ર કહ્યું છે પંચમ સ્કંધમાં યોગશાસ્ત્રના સિદ્ધાંતનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું છે તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે યોગશાસ્ત્રના આદ્ય આચાર્ય હિરણ્ય હિરણ્યગર્ભ હતા એટલે બ્રહ્માજી હિરણ્યગર્ભ તેમણે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને સ્થાપવી તે યોગ છે આમ કહીને તેમણે પોતાના સિદ્ધાંતનું નિરૂપણ કર્યું હતું ભગવાનના સ્વરૂપમાં ચિત્તવૃત્તિને સ્થાપવી અથવા તો ભગવાને બાંધેલી મર્યાદામાં મન વચનથી શરીરને સ્થાપવા યોગ કહેવાય કા સ્વરૂપ કાંઈ એની આજ્ઞા એટલે યોગમાં અહીંયા પંચમ સ્કંદમાં યોગ એવો કીધો છે પંચમ સ્કંદમાં મૂર્તિનો યોગ નથી કીધો પણ મર્યાદાનો યોગ કીધો છે કે મર્યાદામાં રહે તો એને સ્વરૂપની પ્રાપ્તિ જેવો આનંદ આવે અને મર્યાદામાં ન રહે તો એને સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય તો ન થાય અને જગતનું દુઃખ થાય એ પંચમ સ્કંદમાં કીધું છે એટલે એ અમારું યોગશાસ્ત્ર છે મહારાજે ભગવાનની મૂર્તિ તો બહુ છેટી પડે એમ પણ મર્યાદામાં બધાએ રહી શકે બધાએ રહી શકે આજ્ઞા છે ઉપાસના એટલે સ્વરૂપ અને આજ્ઞા એટલે એને આજ્ઞામાં રહે એને મહારાજ કે જેવું ભગવાનની મૂર્તિનું સુખ છે એવું આવે એવું મહારાજ વતના વટમાં હતું કીધું ભગવાનનું જેવું સુખ છે એવું આજ્ઞામાં રહેતો આવે એટલે એને યોગ શાસ્ત્ર કીધું છે તે યોગશાસ્ત્રનો સિદ્ધાંત અહીં પંચમ સ્કંધમાં સ્પષ્ટ રીતે કહ્યો છે ઇદમ હિ યોગેશ્વર યોગેન નૈપુણમ હિરણ્યગર્ભો ભગવાન જગાત યત યદંત કાલે ત્વયી નિર્ગુણે મનો ભક્ત્યાદાધિતો ભક્ત્યાદાધિતો જીત દુષ્કલે વરહ હે યોગેશ્વર હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગ સાધનાની સૌથી વિશેષ કુશળતાઓ એ બતાવી છે કે મનુષ્ય અંત સમયે દેહાભિમાનને તજી દઈને ભક્તિપૂર્વક માયિક ગુણોથી રહિત અને ભક્ત્યા મન આદધિત ઉજ્જિત મનુષ્ય અંત સમયે દેહાભિમાનને તજી દઈને ભક્તિપૂર્વક માયિક ગુણોથી રહિત અને દિવ્ય ગુણ સંપન્ન આપના સ્વરૂપમાં પોતાનું મન જોડે આ શ્લોકમાં અંતકાળ લીધો છે તે એમ સૂચવે છે કે તે પહેલાં યોગાભ્યાસ કરવો જો યોગાભ્યાસ ન કર્યો હોય તો સાંસારિક વિષયોમાં આશક રહેતા મનને અંતકાળે ભગવાનમાં જોડાવવું અસંભવ બને એટલે અત્યારથી અભ્યાસ કરવો ભગવાનની મૂર્તિમાં રહેવાનો અભ્યાસ ન થાય તો કાંઈ નહીં પણ ભગવાનની આજ્ઞામાં રહેવાનો અભ્યાસ કરવો તો પણ ભગવાન લઈ લે છે ભગવાનમાં જોડાઈ જાય આજ્ઞાથી ને ભગવાનમાં જોડાઈ જાય છે અને મૂર્તિમાં ભગવાનમાં જોડાઈ જાય છે મૂર્તિમાં જોડાવા કરતા આજ્ઞામાં જોડાવવું હેલું છે કારણ કે સ્થૂળ છે ભગવાન આજ્ઞા દીધી એટલે ભગવાનની મર્યાદામાં જોડાણો એટલે ભગવાનમાં જોડાણ છે એટલે એને યોગ શાસ્ત્ર કહેવાય યોગ થઈ ગયો તે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે વિષયાવિષ્ટ ચિંતાનામ વિષયાવિષ્ટ ચિત્તાનામ વિષ્ણવા વેશ સુદુર્લભ જેનું ચિત્ત માયિક વિષયોમાં પ્રવેશેલું હોય તેને ભગવાનમાં જોડાવવું અતિ દુર્લભ છે ભગવાનના મૂર્તિમાં જોડાવવું દુર્લભ છે એટલે આજ્ઞામાં જોડાય છે અને ભાગવતમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે કો ગૃહેશુ પુમાન સક્ત માત્મન માત્માનમ અજિતે ઇન્દ્રિય અજિતેન્દ્રિય માત્માનમ અજિતેન્દ્રિય માત્માનમ અજિતેન્દ્રિય સ્નેહ પાસે દૃઢેર બદ્ધ સ્નેહ પાસે સ્નેહ પાસે હે દૈત્ય બાળકો જે અજિત અજિતેન્દ્રિય મનુષ્ય ઘરમાં આસક્ત અને માયા મમતાની મજબૂત ફાંસીમાં ફસાયેલો છે તે પોતાને તેમાંથી છોડાવવાનું સાહસ કેમ કરી શકે કો અન્વર્થ તૃષ્ણા વિસૃજેત પ્રાણેભ્યોપી ય ઈપ્સિત યમ ક્રીણા યમ ક્રીણાત યશુભિ પ્રેષ્ઠે તસ્કર સેવકો વણિક કથમ પ્રિય પ્રિયાયા અનુકમ અનુકંપિતાયા સંગમ રહસ્યમ રુચિરાશ્ચ મંત્રાન સુહૃત્સુ ચ સ્નેહસિત શિશુના કલાક્ષરાણામ મત્સ મત્સક્ત ચિત્ત મત્સક્ત ચિત્ત પુત્રાન સ્મરંસ્તામ દુહિત દુહિતૃહૃદય ભ્રાતૃન્સ્વ ભ્રાતૃન્સ્વસૃર્વા પિત્તુરો ચ દિનો ગૃહાન મનોજ્ઞો રૂપ ગૃહાન મનોજ્ઞો રૂપરિચ્છા છંદાંશ્ચ વૃત્તિશ્ચ કુલ્યા પશુભૃત્ય વર્ગાન ત્યજેત કોશસ કૃદિવેહ <coughs> ત્યજેત કોશસ કૃત <coughs> ત્યજેત કોશસ કૃદિવેહમાનઃ કર્માણિ લોભાદ સ્કૃતદિદ્વેહમાન કર્માણી લોભાદ વિતૃપ્ત કામ લોભાદ અવિતૃપ્ત કામ કર્માણી લોભાદ અવિકૃપ્ત અવિતૃપ્ત કામ ઔપસ્થ્ય જૈવ્યમ બહુમન્યમાન કથમ વિરજ્યેત દરંત મોહ દુરંત મોહ વિરજ્યેત દુરંત મોહ શ્લોક વાંચતા શીખવું જોઈએ ભણો છો હું એ કે અનુષ્ટુપ શ્લોક વાંચતા નથી આવડતો આઠ અક્ષરે અટકવાનું એ નથી ખબર એમ અહીં અટકાય ને અહીં ન અટકાય એવું હા ચોર સેવક અને વેપારી પોતાના પ્રિય પ્રાણોની એક ખેવના નહીં રાખીને જેનો સંગ્રહ કરે છે અને જેને પ્રાણોથી પણ પ્રિય ગણે છે તે ધનની તૃષ્ણાને કોણ છોડી શકે છે જે માણસ પોતાની પ્રિયતમા પત્ની સાથેના એકાંતવાસમાં તેની પ્રેમભરી વાતોમાં અને મીઠી મીઠી સલાહ ઉપર પોતાને સમર્પિત કરી ચૂક્યો હોય જે ભાઈઓ બંધુઓ અને મિત્રોના સ્નેહપાસથી બંધાયેલો હોય જે નાના બાળકોની સ્નેહપૂર્ણ તોતળી બોલી ઉપર લોભાયેલો હોય તે તેને કેમ છોડી શકે જે પોતાની સાસરે વળાવેલી પ્રિય પુત્રીઓને પુત્રોને ભાઈઓને બહેનોને અને દયાના પાત્ર માતા પિતાને સંભાળતો રહે છે પોતાના સાધન સંપન્ન સુંદર ઘરને કુલ પરંપરાગત આજીવિકાને પશુઓને નોકર ચાકરના વર્ગને સતત યાદ કરતો રહે છે તે આવા સંસારને કેમ કરીને છોડી શકે જે માણસ જનનેન્દ્રિયના અને રસાસ્વાદના સુખોને જ સર્વસ્વ માની બેઠો હોય છે જેની ભોગેચ્છા ભોગતૃષ્ણા ક્યારેય તૃપ્ત થતી નથી જે લોભવશ કામ કરતાં કરતાં રેશમના કીડાની જેમ કરોળિયાની જેમ પોતાને જ વધારે વધારે બંધનોથી જકડીને બાંધે છે કોશસ્કૃત એટલે કોશેટો એમ જેના મોહની કોઈ સીમા નથી તે માણસ તેનાથી વિરક્ત થઈને તેનો ત્યાગ કઈ રીતે કરી શકે એટલા માટે જ શ્રીમદ ભાગવત ગીતોપનિષદમાં કહ્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતોપનિષદમાં ભાગવત નહીં હોય એટલા માટે જ શ્રીમદ ભગવદ્ ગીતોપનિષદમાં કહ્યું છે કે અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભમ પાર્થ નિત્ય નિત્યયુક્તસ્ય યોગિન હે અર્જુન જે પુરુષ મારા સ્વરૂપમાં અનન્ય ચિત્ત થઈને નિરંતર મારા પુરુષોત્તમ સ્વરૂપને સંભાળે છે તે સતત મારા યોગમાં તે સતત મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું અર્થાત સહેજે પ્રાપ્ત થઈ જાઉં છું શરીર છૂટતી વખતે જે જીવને અપાર દુઃખ પ્રાપ્ત થતું હોય છે તે રોજના ભગવાનને સંભાળવાના અભ્યાસ વેળાએ અભ્યાસવાળા ભક્તને થતું નથી અને તેને ભગવાનના સ્વરૂપની સ્મૃતિ થાય છે તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે નોત્તમ શ્લોક વાર્તાનામ જુષતામ તત્કથામૃતમ સ્યાત સંભ્રમો અંતકાલેપી સ્મરતામ તત્પદાંબુજમ પવિત્ર કીર્તિવાળા તે ભગવાનની વાર્તાઓને અને તેમના કથામૃતને સેવનારા તથા તેના દ્વારા ભગવાનના ચરણારવિંદને યાદ કરનારા ભક્તને મૃત્યુ સમયે પણ કોઈ મોહ થતો નથી આટલી પ્રાસંગિક વાતો ઘણી થઈ હિરણ્યગર્ભ યોગશાસ્ત્રના આચાર્ય છે આવું મહાભારતના મોક્ષ ધર્મમાં કહ્યું છે સાંખ્યસ્ય વક્તા કપિલ પરમર્ષિ સ ઉચ્યતે હિરણ્યગર્ભો યોગસ્ય વક્તા નાન્ય પુરાતન સાંખ્યશાસ્ત્રના વક્તા પરમર્ષિ કપિલ કહેવાય છે અને યોગશાસ્ત્રના પ્રાચીન આચાર્ય હિરણ્યગર્ભ છે તે વિના બીજા કોઈ નથી યોગનું સ્વરૂપ ભગવાન પતંજલિએ સૂત્રોમાં નિરૂપિત કર્યું છે જેમ કે યોગશ્ચિત વૃત્તિ નિરોધઃ ચિત્તની વૃત્તિઓનો ધ્યેય ઇષ્ટ સ્વરૂપમાં નિરોધ કરવો તે યોગ છે આ પંચમ સ્કંધમાં યોગ સંપન્નોનું ચરિત્ર નિરૂપણ કરીને તે યોગનું વારંવાર પ્રતિપાદન કર્યું છે તેથી તેને યોગશાસ્ત્ર કહ્યું છે સૌપ્રથમ પ્રિયવ્રતના ચરિત્રનું નિરૂપણ કર્યું છે જેમ કે પ્રિયવ્રત અખંડ સમાધિયોગ દ્વારાએ પોતાની બધી ઇન્દ્રિયોની ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં સમર્પણ કરી ચૂક્યા હતા આવી રીતે પ્રિયવ્રતની વાત કહી છે પછી જ્યોતિર્મય દિવ્યરથમાં જવું ઇત્યાદિ તેને યોગેશ્વર્યનું વર્ણન કર્યું છે તે પછી તેના ચરિત્ર પછી અષ્ટાંગ યોગ સાધ્યા પછી પણ સ્વર્ગાદી સુખની ઈચ્છાથી ભગવાન સિવાય અન્ય કોઈ દેવની ઉપાસના કરવામાં આવે તો તેનાથી તુચ્છ ફળની પ્રાપ્તિ થાય છે તે બાબત સમજાવવા માટે પ્રિયવ્રતના પુત્ર આગ્નિધ્રનું તેવું યોગભ્રષ્ટ ચરિત્ર કહ્યું છે આગ્નિધ્ર યોગી હતા શરૂઆતની જિંદગીમાં આ બાબત કહેવા માટે આગળ કહ્યું છે કે રાજકુમાર આગ્નિધ્રે યોગમાં બંધ કરેલા પોતાના કમળકળીઓ જેવા નેત્રોને થોડા ખોલીને જોયું તે પછી તેના પુત્ર નાભીના ચરિત્રમાં સમાધિ યોગથી ભગવાનની નરનારાયણ નામે ઉપાસના કરવા લાગ્યા અને જે તે કાળે તેમના મહિમાને પામ્યા આવી તેની વિશેષતા કહી છે પછી તે નાભીના પુત્ર રૂપે પ્રગટ થયેલા ભગવાન ઋષભદેવે પણ મનુષ્ય લીલાઓ કરીને યોગમય આચરણ જ કર્યું છે એટલે જ કહ્યું છે કે આ પ્રમાણે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે અનેક પ્રકારની યોગચર્યાઓનું આચરણ કર્યું તે પછી તેમના પુત્ર ભરતની યોગની સ્થિતિ તો સ્પષ્ટપણે કહી છે યશામ ખલુ મહાયોગી ભરતો જ્યેષ્ઠ શ્રેષ્ઠ ગુણ આસિત જેમાં મહાયોગી ભરત સૌથી મોટા અને સૌથી અધિક ગુણવાન હતા અહીં ભરત ભરતની વિશેષતા બતાવી છે અને આગળ રહુગણ રાજાએ તો ભરતને યોગેશ્વર આવા શબ્દોથી સંબોધ્યા છે જ્યારે યોગશાસ્ત્રના ગ્રંથોમાં સંમત અને હૃદયની ગાંઠોને ખોલી નાખે એવા તે દ્વિજવરના વચનોને સાંભળીને આ વાક્યાંશથી જળભરતના વચનોની વિશેષતા કહી છે પછી આગળ દ્વીપોના પ્રત્યેક ખંડોમાં શ્રી શંકરષણ આદિ ભગવત સ્વરૂપમાં શ્રી શંકર આદિના ચિત્તની વૃત્તિઓના નિરોધરૂપ યોગનું જ વિવેચન કર્યું છે આત્મસમાધિ રૂપે સ્થાપીને પરમ સમાધિ સ્થાપીને આત્મસમાધિ રૂપે સ્થાપીને પરમ સમાધિથી સ્થાપીને નિષ્કામ અનન્ય ભક્તિયોગરૂપ પરમ સમાધિ યોગથી અખંડ ભક્તિયોગથી આ બધા વચન તેમાં ઉદાહરણરૂપ છે તે પછી ખગોળના વર્ણનમાં પણ યોગના મહત્ત્વને બતાવવા માટે પક્ષાંતરના રૂપમાં ભગવાનમાં વૃત્તિ ન રાખવામાં આવે તો કહ્યું છે કે કેટલાક આ તેજોમય મંડળને શિશુમાર ચક્રના રૂપમાં ભગવાન વાસુદેવની યોગધારણામાં વર્ણવે છે તે પછી નીચેના સપ્ત પાતાળોના વર્ણન સમયે યોગાચાર્ય પતંજલિના પૂર્વરૂપ ભગવાન શેષનાગની સ્થિતિ કહી છે અને તેમનું યોગેશ્વરપણું તૃતીય સ્કંધમાં જે કહ્યું છે તે સ્વયમેવ ધીષ્ણ્યમ બહુ સ્વયમેવ ધીષ્ણ્યમ બહુ માનયંતમ યદ વાસુદેવોભિધમ મા મનંતી પ્રત્યેક ધૃતા શાંબુ શાંબુજ કોશમિશમ दुन्मि दुन्मिलयन्तं વિબુધોદપાયઃ તે સમયે શેષ પોતાના આશ્રયરૂપ તે પરમાત્માની માનસી પૂજા કરી રહ્યા હતા જેનું વેદો વાસુદેવ નામથી નિરૂપણ કરે છે તેમના કમળની કળી જેવા નેત્ર બંધ હતા સનતકુમાર સત સનતકુમારાદી જ્ઞાનીજનોના આનંદ માટે અધખોલી આંખોથી તેમણે જોયું અહીં તેનું પણ અનુસંધાન લઈ લેવું મય બલિ અને પ્રહલાદ આદિનું યોગીપણું બીજા વાક્યોથી સમજી લેવું આ યોગ સિવાયની પંચમ સ્કંદમાં જે વર્ણન છે તે તો પ્રાસંગિક છે આ પંચમ સ્કંદ યોગશાસ્ત્ર છે એમ જણાવવા માટે યોગેન્દ્ર શ્રી સુખદેવજી મહાત્માએ પણ યોગશાસ્ત્રના પ્રથમ સૂત્ર અથ યોગાનું શાસનમ આ શબ્દને અથ શબ્દ વિના સ્કંધના મધ્ય ભાગમાં જ યદિદમ યોગાનું શાસનમ આ ગદ્યમાં મૂક્યું છે અને તે વાક્ય દહેલી દીપકના ન્યાયથી પંચમ સ્કંદના પૂર્વ ભાગને અને ઉત્તર ભાગને યોગશાસ્ત્રના રૂપમાં સૂચવે છે અહીંયા કોઈ એમ પૂછે કે દશમ સ્કંદ ભક્તિશાસ્ત્ર છે અને પંચમ સ્કંદ યોગશાસ્ત્ર છે આમ કહો છો પણ તેની કોઈ પ્રસિદ્ધિ તો નથી તો તેનો પ્રત્યુત્તર તો એ છે કે મ મતમ આ તો અમારું માનવું છે મે મતમ તો તેનો પ્રત્યુત્તર એ છે કે મે મતમ આ તો અમારું માનવું છે તાત્વિક બાબતમાં કોઈ સાંપ્રદાયિક પ્રસિદ્ધિની જરૂર હોતી નથી સહજાનંદ સ્વામી મહારાજ